એ આવો આવો મારા નાના મોટા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા નિસર્ગ અને તથાગત ભાઈ વાર્તા સાંભળે છે આવો આવો નિસર્ગભાઈ ભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો તમે ઘટોત નામ સાંભળ્યું છે ને હા ઘટોત એની આ વાર્તા છે હો અને રતિલાલ નાયકે આ વાર્તા કહી છે હું તમને કહું છું સાંભળો સાંભળો પાંડવોમાં ભીમ અને અર્જુન ભારે બળિયા હો બહુ બળવાન કૌરવોના કપટને કારણે પાંડવો વનમાં હતા અને ભીમને હિડિંબ રાક્ષસ સાથે લડવાનું આવ્યું ભીમે હિડિંબને હરાવ્યો અને હિડિંબની બેન હિડિંબા સાથે લગ્ન કર્યા હા હિડિંબાથી ભીમને ઘટોત્કચ નામે એક દીકરાનો જન્મ થયો એ જન્મો ત્યારે એને માથે વાળ નહોતા એ તો ટાલિયો હતો વળી એનું માથું ઘડા જેવું હતું એટલે એનું આવું નામ પડ્યું હતું હો ભાઈ ભીમ ને બધા તો ઘટોત્કચ ને હિડિંબાને સોંપી એની માને સોંપી ને દૂર ચાલ્યા ગયા પણ હિડિંબાએ આ દીકરાની બધી રીતે દેખભાળ કરી એણે એને રાક્ષસી અને માયાવી વિદ્યાઓ શીખવી છાની વાત જાણી જવી દેખાતા એકાએક બંધ થઈ જવું મરજી માફક રૂપ ધરવું યાદ કરાતા જ હાજર થઈ જવું વગેરે ઘણી વિદ્યાઓ શીખવીને એને હોશિયાર કર્યો હિડિંબાએ હો કેટલાક વર્ષો વીતી ગયા પછી તો પાંડવો આમ ઉત્તર ભારતની યાત્રાએ હતા પ્રવાસ કરતા હતા ઉત્તર ભારતનો અને ગંધમાદન શિખર ચડવાનો પ્રસંગ આવ્યો પર્વતની ઊંચી ટોચ પાંચ પાંડવો કુંતી દ્રૌપદી અને થોડાક ઋષિ મુનિઓ એ સૌને શિખરે જવું હતું ને રસ્તો પુરાઈ ગયો હતો બંધ થઈ ગયો બધા થાકીને ફેં ફેં થઈ ગયા હતા ભીમ ચાર પાંચ જણને ઊંચકી શકે પણ આટલા બધાને ઊંચકી કેવી રીતે શકે એણે ઘટોત્કચનું સ્મરણ કર્યું ઘટોત્કચને યાદ કર્યો ઘટોત્કચ ક્યાંયથી આવીને ઊભો રહી ગયો બોલો ભીમે કહ્યું અમને ઉપાડીને શિખરે મૂકી દે પોતાની રાક્ષસી તાકાત અજમાવીને ઘટોત્કચે બધાને પોતાના શરીર ઉપર ઊંચકી લીધા પછી એક જ કૂદકો ને બધા સાથે આવી ઊભો ને ટોચ ઉપર બધાને સાચવીને ઉતારીને આવ્યો હતો એવો ચાલ્યો ગયો એ તો પછી તો ભાઈ નિસર્ગ ભાઈ મહાભારતના યુદ્ધનો પ્રસંગ આવ્યો હો કૌરવો તરફથી દ્રોણ સેનાપતિ હતા અને તેમણે રાત્રે યુદ્ધ કરવાનું અમલમાં મૂક્યું કે રાત્રે યુદ્ધ થશે દ્રોણ કર્ણ દુર્યોધન વગેરે મહારથીઓ સાથે પાંડવોને ટક્કર લેવાની આવી દિવસે તો ભીમે ગદા યુદ્ધમાં દુર્યોધનને થકવી નાખ્યો હતો પણ રાત્રિના વખતે કૌરવોનો સામનો કરવો ભારે મુશ્કેલ હતો ભાઈ ભીમે વળી પુત્ર ઘટોત્કચને રાત્રે યુદ્ધ લડવા આદેશ આપ્યો ઘટોત્કચે માયાવી યુદ્ધ શરૂ કર્યું ક્યાંયથી મોટી રાક્ષસ સેના હાજર થઈ ગઈ દ્રોણ દુર્યોધન અશ્વત્થામાં બધા ધૂળ ચાટતા થઈ ગયા ઘટોત્કચે લાખો કૌરવ યોદ્ધાઓને મગતરાની જેમ મસળી નાખ્યા મચ્છરની જેમ હો કૌરવ સૈન્યમાં ભંગાણ પડ્યું કેટલા બધા કૌરવ સેનાના સૈનિકો મરી ગયા કર્ણથી કૌરવ સેનાની નાશ નાશ જોઈ ન ગઈ એણે પોતાનો રથ ઘટોત્કચના રથની સામે લેવડાવ્યો બંને વચ્ચે આકરું બાણ યુદ્ધ મચી રહ્યું એક બાજુ કર્ણ અને એક બાજુ ઘટોત્કચ કર્ણના બધા શસ્ત્રો નિષ્ફળ જતા ગયા એમે વધુ ગુસ્સે ભરાયો ઇન્દ્રએ આપેલી સાંગ એણે અર્જુનને મારવા રાખી મૂકી હતી તે ઘટોત્કચ ઉપર છોડી એણે તો કર્ણ કરતો હવે સાંગ નિષ્ફળ કેમ થાય મરતા મરતા ઘટોત્કચે પોતાના શરીરને પર્વત જેવડું કર્યું પર્વત જેવડું કર્યું પર્વત જેવડું કર્યું ને એનું શરીર પડ્યું એનાથી કૌરવોની એક આખી સેના કચડાઈ મરી બોલો પાંડવ સેનામાં હાહાકાર ફેલાઈ ગયો ભાઈ એક માત્ર કૃષ્ણએ પાંચ જન્ય શંખ ફૂંકીને આનંદ જાહેર કર્યો કે જે થયું તે સારું થયું કર્ણએ ઇન્દ્રે આપેલી સાંગ ઘટોત્કચ ઉપર ન વાપરી હોત તો અર્જુન ન બચત ઘટોત્કચ અર્જુનનું મોત પોતે લઈ ગયો છે અને ભાઈ આમ દૂર એક ડુસકું સંભળાયું એ ડુસકું આ ઘટોત્કચની માતા હિડિંબાનું હતું હ પુત્રનું મૃત્યુ જીરવવું એને ભારે વસમું પડ્યું હતું ભાઈ પણ આ ઘટોત્કચ તો આવો સેવાભાવી હતો તેણે બધાની મદદ કરીઓ એવો હતો આ ઘટોત્કચ તો નિસર્ગભાઈ ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ અને વળી પાછા તમે આ વાર્તા તમારા ભાઈ બન ને બેનપણીઓ ને બધાને કહેજો હો આવજો